ગાંડો અહંકાર આ ગાંડા અહંકારને તો કહીએ કે તને ક્યાં માન મળ્યા ક્યાં તાન મળ્યા ક્યાં સ્વાદ મળ્યા શું કામ અહંકાર કરે છે ક્યાં તેરસો રાણીઓ છે તારે ક્યાં બાગ બગીચા હતા ત્યારે આ શા તોફાન માંડ્યા છે એવું શું છે તે આ ગાંડા કાઢે છે હે ચક્રમ અહંકાર તું તો ગાંડો છે એવું એને કહીએ એટલે એ સમજે આ તો કહેશે હું કાંઈક છું પણ શામાં છે તે એ અહંકારના પ્રતાપે તો દુઃખી થયેલો આપણે જોવા જઈએ ને પહેલું આણું બીજું આણું ને છેક બારમું આણું જોવા જઈએ તો સમજાય કે નર્યું એ અહંકારે જ દુઃખ આપ્યું આ તો ગાંડો અહંકાર કહેવાય જેને લોકો એક્સેપ્ટ ના કરે ને અહંકાર પોતે હું કાંઈક છું એવું માની બેઠો હોય તે ગાંડો અહંકાર કહેવાય કદરૂપો અહંકાર કહેવાય ચક્રવર્તીને અહંકાર હોય પણ વાળો તેમ વળી શકે એવો હોય લોકો એ અહંકારને માન્ય કરે એ ડાયો અહંકાર કહેવાય અને આ તો નર્યો ગાંડો જ એ ગાંડા અહંકારને આપણે પૂછીએ કે તમે કયા ખૂણામાં શાંતિથી સૂઈ રહેતા હતા એવું દુનિયામાં કોણ છે કે જે તમને કહે કે આવો આવો તમારા વગર તો ગમતું નથી પણ આ તો લોક કહેશે તમારાથી તો પહેલાં અજવાળું હતું તે અંધારું થઈ ગયું આવા અપમાન ખાધા છે અપમાનનો પાર ના આવે એટલા અપમાન થયા છે એ અહંકારને શું તોપને બારે ચઢાવવો છે એ તો કદરૂપો અહંકાર એનું શું રક્ષણ કરીએ એનો પક્ષ શો લઈએ અહંકાર તો રૂપાળો હોવો જોઈએ લોકોને ગમે તેવો હોવો જોઈએ વાળો તેમ વળી જાય એવો આ અહંકારને પૂછીએ કે તમારો ચોપડો દેખાડો કે તમને ક્યાં માન મળ્યું ક્યાં ક્યાં અપમાન ખાધા કઈ કઈ જાતનું સુખ આપ્યું લોકોમાં તમારી ક્યાં ક્યાં કિંમત હતી ભાઈ પાસે બાપા પાસે જો કિંમત જોવા જાય ને તો ચાર આનાએ કિંમત ના હોય તમે કોઈના હૃદયમાં બેઠા નથી ચાર જણના હૃદયમાં બેઠા હો તોય સારું તો એ અહંકાર ગાંડો ના કહેવાય રૂપાળો કહેવાય આ તો જ્યાં જાય ત્યાં દરેક લોક આ જાય તો સારું એવું મનમાં રાખે એ જ કદરૂપો અહંકાર કોઈ મોઢે ચોખ્ખું ના બોલે મનમાં કહેશે કે આપણે શું એના પાપે મરશે સૌ સૌના ઘાટમાં સૌ ઘાટવાળા જ હોય એમાં એક જ્ઞાની પુરુષ મોઢે ચોખ્ખું કહી દે જે અહંકારથી પહેલા આણામાં ફૂલાં પડે બીજામાં ફૂલાં ત્રીજામાં ફૂલાં એમ દરેક આણામાં ફૂલાં જ પડે તો કહીએ કે અહંકાર ડાયો છે પણ આ તો વખતે પહેલા આણામાં ફૂલાં પડે પણ બીજા ત્રીજાને ને આઠમામાં તો યુ ગેટ આઉટ યુઝલેસ કહે એ અહંકાર શા કામનો પોતાની પોઝિશન તૂટી જતી હોય એટલે જોડે ના ફરે કે મારીશી કિંમત આ તો ચક્રમ અહંકાર કહેવાય અમારે જ્ઞાન પહેલા અહંકાર હતો પણ તે ડાયો અહંકાર ચાર પાંચના હૃદયમાં સ્થાન હતું અને ચાર તો ગાડીઓ ઘર પાસે ઊભી રહેતી તોય અમને તે અહંકાર ખૂંચતો હતો કે આ અહંકાર જાય તો અમને આખી દુનિયાનું રાજ મળે અહંકાર તો રૂપાળો હોવો જોઈએ દેહ રૂપાળો હોય ને અહંકાર કદરૂપો હોય તો શું કામનું દેહ કદરૂપો હોય તો ચાલે પણ અહંકાર કદરૂપો ના જોઈએ કેટલાક તો મોઢે સાવ કદરૂપા દેખાય પણ અહંકાર એવો રૂપાળો લાવેલો હોય તે લોક આવો સાહેબ આવો સાહેબ કહે આ અહંકાર શેના હારું એને જીવતો જ કેમ રખાય જેણે અનંત અવતાર મુશ્કેલીમાં મૂકી દીધા એ તો પાક્કો શત્રુ છે આખી દુનિયાનું સામ્રાજ્ય છોડીને આ અમારું આ તમારું એ શાને માટે આ અહંકાર તો ગાણી વસ્તુ કહેવાય એને રસ્તા પર નાખી દીધેલી હોય તોય ના લેવાય આત્મા માંજ રહેવાનું આત્મા જ થઈને રહેવાનું અને ગાંડો અહંકાર ઊભો થાય તો લપાટ મારીને કાઢી મૂકવાનું